કોઈને આપણા નિમિત્તે કિંચિત માત્ર દુઃખ થાય અથવા આપણને એવું દુઃખ નો અનુભવ થાય બધું કસાયમાં આવી જાય ને કસાય એટલે સંસારિક દુઃખ કોઈ પણ પ્રકારનું દુઃખ એમ કસાય વેદના થયા કરે બાહ્ય દુઃખ કે થાય છે બધું દુઃખ નહીં એટલે ટેમ્પરરી પેલું ડિપ્રેશન આવી જાય ટેમ્પરરી પેલું ડિપ્રેશન આવે એને દુઃખ ગણાય નહીં ને ડિપ્રેશન દુઃખ નો દુઃખ તો ના આવે લાગે દેખાય તું જાડી ભાષા હોય પાપડી ભાષા હોય એટલે નિરાકુરતા જે વર્તી હોય એમાં સહેજ ફેરફાર થાય એને દુઃખ કહેવાય નિરાકુરતા ફેરફાર થાય દુઃખ જ કહેવાય નિરાકુર કહેવાય નવીને શુદ્ધ ઉપયોગ રહેશે હા એ શુદ્ધ ઉપયોગ એમની ભાષાનું મારી વગર ભાષા નહીં સ્થૂળ ખાતું જાડું જ ખાતું વાંચતા તો શું કેટલો કેટલો આખી જિંદગી નીકળી જાય શું કરું પૂરું બોલવા વાંધો નહીં કારણ કે ગાડી બાજુ બધી છે ને કસાઈ બાજુ બધે નથી કે કસાઈ બાજુ અસ્તિત્વ નથી ને છેવટે આ ગોલ નથી ગોલ ચાલી ગયા ને તો માર થઈ જાય ઉજળ પડ્યા ગોલ આવી કનુબેન મોટા તીર્થંકર પણ ના આવે મેં કહી દીધું કશું આવશે નહીં ચૂપ થઈ રહ્યો છે બહુ બહુ આગળ વધેલું છે પણ આગળ ના ચાલે એ બધું સ્થૂલમાં છે શું છે બધું સ્થૂલમાં થોડું સૂક્ષ્મમાં ખરું એનું પણ ના ચાલે છે બોલવું નથી આ ના ના બિલકુલ ના માટે જે થયા હતા ને ધ્યાન ના દેવા શું એકતા ના છોડો સત્સંગની હા જુદું જ દાદા બહુ ક્યાં ક્યાં કરે માટે પંદર ગમી ઠેડો આવે જુદું કશું નહીં આવે લોકો કાઢીને ચક્કા મારે શું કહ્યું ના ચાલે ચાલતું હશે બનાવ કરેલો ભાગ કેટલા દાડા ચાલે રાતમાં ચોમણ પહેરી જ મૂકે નહીં એટલા માટે કઈ મૂળ ના થાય આપણે જ કરવાનું એ મૂળી જ ઉભું ના થાય એ બેને મૂળી ધરાવ કે બધાને ઉગે દાદાજી એ તો બધાને ને બે હા પાડી દે કે આધીનતા કારણ કે જમાત કરે માણસો ભેગા કરી શકે શું માણસો ભેગા કરી શકે એમાં એમનું હિસ્સા કરવાનું છે કારણ વાણી બાણી ભાષા ભાષા અમુક ભાગ વિતરા કરતા શું કહ્યું વિતરાગતા ને પ્રત્યેમાં બહુ ફેર થાય છે પ્રકૃતિ આમ હોવાથી વિતરાગતા નથી એવું કહેવાય નહીં શું કહે પ્રકૃતિ ગમે હોય છતાં વિતરાગતા ગમે તે પ્રકૃતિ હોય બાદ કરી નાખીને વિતરાગતા જ બહુ વિતરાગતા હોય છે તે જય રાખે છે તમે ગમે એવું નુકસાન કર્યું છે પ્રકૃતિ નહીં જોતું એટલે કે છે મારી પ્રકૃતિ હું જાણું છું તમે જાણો છો એટલે હું જોઈ નહીં એટલી બધી આ પ્રકૃતિ લીધે દાવો દેખાય હાટી નું લોકો હેડતા ચાલતા હાથી લીધો પાછળ નથી કરે એની પાસે જતા હોય તો ચંદ્રકાંત આગળથી કરે ને અમે પાછળથી કરે ચંદ્રકાંત આવો આવો આગળ કરે પાછળથી કરે કેવું કરે મેં જોઈ લીધું ને પોતાના ઘરમાં દ્રષ્ટિ તરીકે જ કામ કરી રહ્યા રહું છોકરા સાથે બરાબર એકચ્યુઅલી દ્રષ્ટિ ના રહે કારણ કે દબાણ હોય ને તે દબાણ સહન ના થાય પછી બેક જો બાકી પોતાની ધારે કે દ્રષ્ટિ પડે મને કે આના થવું જોઈએ પણ થાય છે દબાણ કે કકડાટ વાળ જે એડમિટ દેવાનું શું કહ્યું કોઈ ન્યાયને પૂછ્યું ઘડી આપણને નહીં આપણે જે તે રસ્તે આપણે તો દાળ ચડાવી છે શું કહ્યું જે પોણી દાળ ચડાવી મોક્ષ થવું છે આપણે આનંદની તૈયારી લોકો કહે જ્ઞાન લીધું છે આનંદ કેમ છે આટલા કચાય પડ્યા છે આપડે તો જુદું કાર્ય બેઠો તો નિરંતર કરી દેતો દાદા કરી આવ્યો મોટી મોટી સભા કરી આવ્યો બધું કરી આવ્યો મેં કહ્યું કે હું માર્ચ છે કે દાદા થોડી દૂર ચાલશે પછી પાસે એવું નહીં પાસે આપણે ચાલુ જોવું પડે કે આ વિજ્ઞાન જુઓ પણ એ દુકાન જવાય નહીં હવે એક કરમ અમદાવાદ જઈને હજારો માં જવાય કારણ કે મોડે જાય આકાર વાળો આકાર આકાર સારો છે ભવ્યતા હારી ચલો દીધું નક્કી દીધો રેસ પણ દાદા રે હાજિંદર છે છોડી નરકે તું શબ્દ કદી લાવવાનો છું છે તો મારા કેવા પડે લોકો મારે કઈ ડર નવો કે નવો કહેવા દે અંદર કે ચેતાવના ચેતાવના ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય અમારા બધા નહીં લાલચ હોય લાલચ લાલચ સ્વતંત્ર એટલે હોય પણ સ્વતંત્ર થવાનું સ્વતંત્ર તો થઈ ગયા કઈ પડતો તો કઈ મારા ડબેરા હોય વાત દીધી છે પેલા ગુરુમાં દબાયેલા હોઈએ તો તમામ વખતે સતત સારા બદલા દીધી અહીં કઈ દબાયેલા નહીં કરશે પણ તે પણ એની અંદાજે સ્વતંત્ર મજા આવે ઇન્ટરેસ્ટ આવે બિલકુલ ઇન્ટરેસ્ટ નથી ભાઈ પડી રહેતો આ તો શું સત્સંગો પણ દાદા સ્વતંત્રતા કરતા હું કઈ જાણું છું એવું દેખાડવાની ઈચ્છા હોય એ જ ભાઈ હું જાણું છું કાલ દીપક ને કહ્યું ને જાણતા મનમાં પહેરી ગયું હું જોવાનું એના મનમાં નિરંતર હું જોવાનું છું જે જાણો છે સ્કૂલ જાણો છે જાણી હજુ અંતરવેદના જતી નથી કસાય કપટ ના કસાય બીજા કસાય અપમાન ના થવા કસાય કેટલું ભર્યું છે અપમાન ના થાય એટલે સાથે સાથે કર્યો આમ રહીને આમ નીકળે હાથેવાનું એક આવો મહિના સુધી આવા ના રહ્યા ને એટલે પછી મને સમજી ગયો આવડી કશું મસ્ત થઈ ગયું મહિના સુધી પણ ના મેં કહ્યું આ તો તમે આવું કરું વ્યવસ્થિત ના સમજે જાય પણ સમજી ગયો કીધું એટલું સારી શક્તિ થાય સાચો આપે ઝાડુ પાડ કરે આપણે છૂટું પડી જાય અમને મને કાગળ ખબર કે આ લોકોને જ્ઞાન નહીં છે મને સમજી ગયો કે આ જ્ઞાનનો ખેસ છે આ લોકો સમજણ છે નહીં એ જે કહેતા છે એને જોખમદારી આપે આપણે આપણે લેવા દેવા છે તે આપણે કહેતા જવું ના કહેતો પાસે આપણે કે આપણી તે થાય જોઈએ આપણી તે એક મહિના સુધી આ લોકો અવરું ફાલે તો કઈ બાદ જાય જવા ના ના થોડાક એન્કરેજ કરી આવે વિપરીત સંજોગો જોયા નથી ત્યાં સુધી યાદ આપણને ખાય બે જ વિપરીત સંજોગ થાય ને આલીન ખલાસ એ નિવેડો લાવો ના આવે અને ભરવાના થશે બહુ ભરવાના તમને જાણ્યા ના કે આપણું આપણને આપણું બગડવું ના જોઈએ એટલું આપણે ચેતવું જોઈએ નિર્ભર ગળે વારે પણ ગળે તે ઉપવાસ કરે ન્યાય કરે પણ ગળે જ નહીં એટલે પસ્તાવો થયો શું કાઢ્યો અત્યારે દીપક નો થાય છે બહુ એ પસ્તાવ કાયા એટલે ફરી માર ના ખાતા ત્યાં જતો હતો ને ભૂલી ગયો ભૂલે બરાબર ભૂલ કોઈની જોવાની કોઈની ભૂલ જોશે ભયંકર ભૂલો શું તું શું દયા તને શું અંદર પડે તું ભૂલ જોતું મોટા ભૂલ ન જોવા વાળા હતા ભૂલ જોઉં છું તો બાર ન ભૂલ ભૂલ હતી દાદા કોઈની ભૂલ જોતા નથી ભૂલ જોતા ભૂલ જોવા તો દેખાતી નહીં બીજાની શું કરવાનું તો પોતાની જોવાય બીજા કોઈ પણ ના જોવાની જે ભૂલ છે ને બિલકુલ ખલાસ નલાયક ભાઈ છે શું કહ્યું આમાં ભૂલ કરે છે મેં જોયેલી નલાયક છે એની પાસે ખરાબ આશરો હોય છે ખરાબ આશરો હોય છે ભૂલ ક્યાંથી લાયા પોત પોતાની પ્રગતિ પર કામ કરે છે એમાં ભૂલ કહેવાય આ ન્યાયાધીશ ડિપાર્ટમેન્ટ પ્રગતિ ભણ કરે હું મારી પ્રગતિ ભણ કરે પ્રકૃતિ હોય ને એ ભૂલી જાય છે કે આ સામો માણસ કરતા નથી સામો માણસ કરતા નથી એ વાત ભૂલી જવાય હા એની જાગૃતિ રહેતો અમારી ભૂલ જોઈ તો સંસાર નવો ઉભો જ્યાં સુધી એ ભૂલ ભાગે નહીં ત્યાં સુધી નિવેડવાનું માર્ગો છે રહે ભૂલ દેખાઈ જશે અને દેખાય તો મળ ગઈ છે મળે શું નહીં કે ભાઈ અમને આવી દેખાય તને સ્વીકારી લેજે મૂકી દે બાજુ એ તો એના કલ્યાણ માટે દાદાજી એના કલ્યાણ માટે કહો છો એના કલ્યાણ માટે કહો છો એટલે હા કહીએ અને પછી ના માને તો એનો વાંધો બિલકુલ બિલકુલ બિલકુલ ના માને આપને કશું નહીં કશું નહીં હું જાણું કે ત્યાંના આધારે બોલો ઉદય કરવાના આધારે તમે બોલો છો કઈ ઓછું મારું આજ્ઞા લોકો ઈચ્છા છે ઈચ્છા તો ના ના એટલે અમને ભૂલો ના લાગે ના આ ઉદય કર્ણાટક બોલે તો એ વારું બરાબર જે પ્રકૃતિ છે ત્યાં અમારે સાથે પરેજ કરવી પડે શું કરવું પોતાનો હિત સંપૂર્ણ કરે બીજા બધા શું કરવું બાકી આમ થાય કર્યા જ કરે છે દુનિયા બધી જગત પણ આનું પરેજ કે લાગે પડી ગયું એનું પડી ગયું લાગે કારણ કે અમારે દેવો દેવા નથી તું ના કરું તો એમાં દેવા દેવા નથી કરું એટલે લાગે પછી અમારો આગ્રહ થવું જ જોઈએ એવું નહીં થાય રાખે નહીં રાખે ભલે આગ્રહ હોય તો લાગે પડે તો આટલી બધી મહેનત કરે લાગુ ના પડે લોકો જતા જોડાયા તો અવર એ ડાકે પણ ખુલી ગયું <laughs> ખંભાતમાં તમે પેપર પટેલ જોયેલું ને પેપર ફટી ગયું તેનું જોયેલું તમને તમને કહ્યું નહીં માયા કેવું પડે બીજા વખત મદદ કરે કે તું લાય કેવા લાગુ તું જયારે મને કહેવાનું પૂરું થાય ત્યારે મારાથી બીજાને કહેવાય હજુ મને જ કહેવાનું બાકી હોય છે તો હું કેવી બીજાને કરું વિતરાગ વચન એટલે સમા વાગ્યા નહીં પણ સ્વીકારી એટલું બળ હોય અરે ત્રણ માસ મુશ્કેલ પ્રકૃતિ ફેરવી બહુ મુશ્કેલ ચાબા ચા બા પાણી પૈને સારું થયું ને ખબર પડે કેવો માલ છે ભાઈ ખાનગીમાં ફૂટા ને બધાની વચ્ચે ફૂટે ને સારું થાય ખાનગીમાં ફૂટે ને બધાની વચ્ચે ફૂટે બધાને ખબર પડે રીતે ફૂટે એ જલ્દી નીકળે બધું જલ્દી નીકળે એટલે હારું બોલીએ ને પબ્લિક માં ફોન બોલીએ ખાનગીમાં થોડુંક પેલું રહે કે આજુ આ માસ પોતાનો છે અને પબ્લિકમાં તો પોતાનો ને જ થઈ જાય ના જે ઢોકવાની દ્રષ્ટિઓ જતી રહે બધી ઢાંકવાની દ્રષ્ટિએ ગુનો છે ગુનો છે ઢોકવા જેવું શું છે બહુ આધીનતા સ્વીકારવું શું આધીનતા સારું ને દાદાજી કઈ ઉલટી ઉપાધિ નહીં બિલકુલ ના બધા આધ્યાત્મિક જ કરે પણ કોકનું નહીં મૂળ્યું હોય ને તે એ બધી નું જુદી દંડકી વગાડે હોય હા વગાડે વગાડે હા વગાડે આખું મૂળ્યું દીકરો દોષ દેખાડ્યો મહિનાનો ત્યારે ઓપ્શન ધરાય કર્યા પછી કરે છે આ એને નિશાની રક્ષણ નો પૂછ્યું એનું રક્ષણ નો કર્યું ક્યાંય દેખાયું બધા સ્વીકાર અને બચાવ કરવા જાય એટલે ખલાસ થઈ જાય બચાવ ગુનો કર્યો પછી બચાવ જ કહેતી હતી હા મારે જ કર્યું અનંત અવતાર આ જ કર્યું છે કર્યું લોકોનો લાભ જ થાય બધી પ્રકારના ભૌતિક લાભો કેતી હશે અનંત અવતાર આ કરીશ કે આ એ જ કરીશ મને મને હું યાદ આવે છે તમે એક અવતાર પાછળ મળે વિધાન બહેરા છોકરા કે મને પગે દાદાના પગે લાગતો પછી વર્ષે નહીં મને પગે લાગતો દાદા એ ભાઈએ મને મોડે કહ્યું મેં દાદાજી આવું કે અને શું ધણીપણું બજાવે કે છે અને મન વતરકાયા થી દસ અમારો સંબંધ નથી પરસ્પર ધણી બધું બજાવે હવા ધણી આકાવું મરજ થઈ જાય ઘરમાં બી એવી ભાઈ મળી બહાર દાદા મળ્યા કઈ પુણે કરી એક બધું ઘેર કરતા ખાવા <laughs> એ હેરાન કરે એટલે બધા હેરાન દાદાજી માની લે એ લોકો મારે નહીં કરતા બેનો હા તોડી નાખું કરી હાથા મેળવે કરતા તોડતો બેસો નહીં કરી એમ કહી પડીએ અમે તે પડી પડી જાય ને એમાં પડી જાય કાગળ કોઈ એનો ખબર કાગળ કર્યા કરે દફતર એમ હું તો માંથી ખુશ થઈ ગયો જ્ઞાની જાતે ને બરકત નથી બોલવું બોલવું છે ભાષા સારી બહુ સારી ભાષા નહીં કહ્યું નહીં પરિણામ કશું દફતર ખુશ થઈ ગયેલા થોડા સારા પછી એકદમ ભાંગી ભાગી નહીં તો તો લાભ લેવાની ટેવ એવું કહી દીધું તારા આ ધરે જાય જરા અહંકાર બધા ઉતરી જાય નિર્વેરે કર્યું તો ઓપરેશન બહુ સારું કર્યું છે આ લોકો સમજતા નહીં આ ડાક્ટરો પેશન કાયમ કરી નાખ્યું મને પેશન વસ્તુ દરેક ને પડે એક માસ દોડતો દોડતો હોય ને એમ પેશન વસ્તુ વધી જાય તો પણ એ તો બધાને હોય પણ પ્રેશર શરીર થાય વધ્યા કરે ઘટ્યા કરે પણ એ થયા જ કરે પણ એનું એ કાયમ હોતું નથી આ લોકો ડાક્ટરે કાયમ ન કરી નાખ્યા ધ્યાન કરીને માથે લેવું મેં દાદાજી ઓગણીસો પિસ્તાલીસ માં એક સુપર પ્રાયોરિટી નું કામ કરેલું એક શબ્દ ની અસર થાય એ ગમે તું ગાગા કરશે રહેવું નહીં મારી જાત પર પીતા વાળો જાત પર સત્તા વાળો એ શું કહેવાનો હતો ઘર કરે વસ્તુ ચાલીસ વર્ષ નો થયો એટલે કોકે પાછળ પડીને મને કાર્ડિયોગ્રામ કઢાવી દો હા કાર્ડિયોગ્રામ કઢાવી કાર્ડિયોગ્રામ કઢાવવા ગયો તો ડોક્ટર કે મારે બ્લડ ટેસ્ટ કરવું છે મારે બ્લડ ટેસ્ટ છે હું તો ડાક્ટર બહુ દાડા બ્લડ ટેસ્ટ કર્યા છે એકદમ દુખતો બહુ એક્સેસ થઈ ગયો બોલાય તો કઈ ડોઝ આપે તે ડોઝ એટલે આપણને શું છે ફરી લોન લીધું લોન લીધું જરૂર નહીં લોન લેવાની જરૂર નહીં કેટલાય માણસ સ્વાખીન હોય ને પેટ જ છે કે <laughs> ડાક્ટરે બહુ એ હોય આપે પેલું ઇન્જેક્શન બીચવેલું આને મોટું દરજ મોટું બતાવે લઈ ગયેલા લઈ ગયેલા ટીમેન્ટ ડાક્ટર તો ઓળખણે નહીં પણ આ કામ તો દાદાજી માણસો એમ કે ડાક્ટર ને ઓળખા રાખવા જેવું છે જરૂરત પડે ત્યારે કોણ આવીને ઉભો રહે છે આ બાબાલાલ સુધીર ના ફાધર છે આર્ય લોકો હતા અત્યારે કેવું બોલે હા અમારા family doctor family doctor doctor એટલે વેરી ખરે <laughs> ટાઈમે લાગુ થાવનારો શું કહ્યું પણ દાદાજી કોકવાર બહુ મુશ્કેલીમાં થાય છે ડોક્ટર ની ઓળખાણ ન હોય અમે કોઈ દિવસે ડોક્ટર ની દવા ન લઈએ ત્યારે એમ જ ખોટું નથી પણ વગર તમને સાયકલ ઇફેક્ટ તો શા માટે મોટું વાવાઝોડું કૃષ્ણનારાયણ પડી ગયા છે એમ <laughs> વાવાઝોડું આવે જ્ઞાન મળ્યા પછી જાત ચાલુ થશે છે ચેતન જાત આ બધા જાત શાંતિ એકાગ્રતા ભાગ છે જયારે એકાગ્રતા થાય શાંતિ રહે અને પેલું તો આમ કર્માનંદ રહે પોતાના સ્વરૂપમાં આવી ગયા સ્વરૂપ ગુજરાતી જાણે દાદા અહંકાર હોય છે અહંકાર વગર ના થાય ના અહંકાર વગર થાય ને જ્ઞાન લઈને પછી જપ કરવાનું પછી એને આ વિચાર વધારે મળે પેલા વિચાર વધારે મળે સ્વરૂપ જાગૃત થાય આત્મા જાગ્યો શું બધું સાચું સર હા આત્મા જાગ્યા પછી ત્રણ પ્રકારના આપણે અનુભવ થાય હા અસ્તિત્વ અને અનુભવ છે એ આપણા સંજોગ ઉપર આધાર સંજોગ ઉપર બહારના સંજોગો બહુ ઘેરાયેલા હોય લગ્ન ની ધમાલ હોય સૂર્ય પરિણામ પણ પ્રતિકી ના જાય છોરીઓ છોકરા પડ્યા વખત મોહના કાલકમાં પ્રતિક્રિયા મારે ચંદ્રા કે એવું કરું તમારું રોજ નામ દઉં એવું તમારે અને આ બધા જૂના માણસો ચોક્કસ રહે બહુ ચોક્કસ વળે નહી અને વળ્યું તો પછી બરોબર ડુંગરથી કઈ કઈ હવે કઈ તમારે જોઈએ છે ઘણું આપ્યું અમુક છો તો તમે જ કરી શકો દાદા શિલવાન જયારે શિલવાન તીર્થંકરો જયારે હોય ત્યારે શિલવાન હોય તે વગર શિલવાન હોય શકે નહીં તીર્થંકર સિવાય કોઈ શિલવાન ન હોય શકે હોય શકે જ્ઞાનીઓ હોય ના પૂછવું કઈ દાદા જ્ઞાની છે દાદા જ્ઞાની છે તો દાદા સિલવાન છે એમ ન કહેવાય વ્યવહાર કાપે છે સિલવાન નો વ્યવહાર અમારો વ્યવહાર નો કેસ નિત્ય હા એ બરોબર વ્યવહાર કાપ વ્યવહાર એટલે પૂર્વકર્મ આધાર અમારો પૂર્વકર્મ કાઢો દાદા જેવા જ્ઞાની છે એવા બીજા જ્ઞાની હોય એમાં નાની જ્ઞાની માં ફેર હોય જ્ઞાની તો બે પ્રકારના જ્ઞાની વ્યવહારના જ્ઞાની લૌકિક કહેવાય હા એ બોલો અને નિશ્ચય જ્ઞાની હા નિશ્ચય જ્ઞાની જ વાતો કરો છો નિશ્ચય જ્ઞાની માં તો બુદ્ધિ ના હોય અહંકાર ના હોય જોડે બરાબર જોડી જ ના હોય જોડી ના હોય બરાબર પણ જયારે પણ હોય ત્યારે અત્યારે આ દાદા જ્ઞાની છે એમ હજોર હોય પણ આપણે કહ્યું કે જ્ઞાની પણ શિલવાન હોય તો એ શિલવાન જ્ઞાની કેવા હોય કેવડી કેવડી શિલવાન કેવાય કેવડી કેવડી દ્રવ્ય ભાવ બે ચોખ્ખો એ આભાર દીધી પડે એ વાળી જેવી વિચાર કરે પછી ઓછો સિલવાર એમ કરી સિલવાન કેવું કેવાય ત્યારે સિલવાન જે વાક્ય છે ડેફિનેશન તે પ્રમાણમાં આપણે તો અહીંયા વ્યવહારની ભાષામાં બ્રહ્મચર્ય પાડતા હોય એને શ્રીમાન કહીએ છીએ તમે કોઈ જગ્યાએ જઈ જાઓ તો રસ્તામાં વટલી ચા તો વટલી ચા ના પીએ દૂધ તો પીએ બધી શું એ બધું ના હોય આ બધું અમારા પાછો બગાડે શું કરજો આ ભાવે કરીને મારા મનમાં કશું પાછો બગાડ જોતા ભૂખ લાગી બાજુ બધા લાવી દીકરા બધા ખાઈ આ કયું નો મામલો વિષ્ણુકાર નો મામલો એમાં આવું જોઈએ આમાં ભાવે કરી ના ભાવે ભાવે કરી બહુ સિંધાર લઈએ તો દ્રવ્ય પૂર્વક ના આધીન છે મોક્ષ સાથે કોન્ફરન્સ સમજવાની વાત હતી કારણ કે સિલવાન નો ખરો અર્થ અને સિલવાન આપણે વ્યવહારમાં બોલીએ છીએ તે એ બંનેમાં ફરક ઘણો છે ને હા કારણ કે બ્રહ્મચર્ય પાતા હોય સિલવાન થઈ હા બસ એટલું જ મનમાં એક ભાવના રાખી સિલવાન થવું છે બસ જેટલું થયું એટલું બરોબર તો કુશીલતાના લાગવા ના પડે હા કુશીલતાના લાગવા ના પડે Si quiere montar que en la બે ટકા ન સમજ્યા બે ટકા હા એ દાદા પેલા આબુ ઉપર શાંતિ વિજય મહારાજ હતા એ એમને એમની આજુબાજુ સર્પો કે સિંહ ને બધા બેઠા હોય તો એમને કઈ થાય ને સિંહ એ લોકોને કઈ કરે નહીં એવું માણસો કહેતા હતા તો એ એ કયા આધારે બનતું હશે સિંહ આપણે ગિરનારના સિંહો છે ને ગિરનારના સિંહ એની બાજુમાં આવીને બેસી જાય એને કઈ કરે નહીં આબુ આબુ વાઘ વાઘ વાઘ સિંહ નહીં વાઘ વાઘ હતા હવે પશુ હિંસક પશુઓ પણ આવીને બેસી જાય એને કઈ કરે નહીં આપણા મનમાં હિંસક ભાવ બધા આપણા મનમાં હિંસક ભાવ જતા રહ્યા હોય તો એને સામે ઉત્પન્ન ના થાય ભાવ પૂરી જાય હા હા તો હિંસક છે એ પણ ભૂલી જાય ભાવ જ હિંસક નો નીકળી જાય અમારી પાસે આવ્યા ને તો વળતા વળતા આવ્યા પણ બધું દેખતા રહ્યા બધું વઘાર કરે ઉડી જાય એને ઉડી જાય કેવું બરોબર હા આ અમારું બંધ મોટા પર કેવું હિંસક ભાવ નહીં તેના અંદર મન વચન કયા આપણે એટલે પાંચે મહારાષ્ટ્રના ઉપયોગ રાખો દાદા કર્મ ને આધીન તો રહેવું જ પડે ને ના આપણે ના રહેવું કર્મ આજે રસિકભાઈ રહે આપણે ના રહેવું છૂટ છે આપણને આપણે ના રહેવું છૂટ પણ આપણે રસિકભાઈ ની સાથે છીએ ને હા પણ આપણે રસિકભાઈ વાત જુદી ને હા વાત જુદી બરાબર આપણે ના કરવું આપણી પરવસતા ના લાગે અને કરુણા અધીન પરવસતા લાગે છે લાગે હા પણ હવે તો સારા દસ થવાની વાત નહીં આવે ને થોડી ઘણી થઈ જાય હા એ બરાબર અનાજ નો પરિચય એકદમ જાહેર ફૂટે નહીં પથ્થર પર ઘટીએ શબ્દ ચૂકવા દેવો એક આટલા જ કાળમાં તો જલ્દી હતી અહીંયા આવ્યા છે તો હવે થોડાક થોડી ઉદાસ બારીએ જોર હા તો કામ થઈ જાય કામ થઈ જાય છે લાલ રાખો તો નહીં રાખો તો દાદા સંપૂર્ણ વૈજ્ઞાનિક આધારિત જ છે કોઈ એવી વાત નથી કે વિજ્ઞાન ને આધાર નથી મેં તો એ બાબત માં બહુ વિચાર કરી લીધો ખીચડીઓ મને એવાય કેનારા મળ્યા